હા તો બધું તૈયાર કરી નાખવાનું ના તૈયારી રંગો બધો તૈયાર કરી ના પડશે તૈયાર કરી એવી રીતે કરજો હા ફિટિંગ જુદું ફિટિંગ જુદું આ બહાના તૈયાર ના લેતા બહાના તૈયાર જ આવે તૈયાર જ મળે ના લેવા હોય તો તૈયાર આવે જુદી જુદી સાઈઝ ના તૈયાર રેડી જ હોય પણ તૈયાર નહીં એમાં તમે જો ભાગ પાડો ફેબ્રિકેશન ઘેર રાખો ને બઉ સારું બિઝનેસ ઘણો સારો જૂનો બોસ છોડવા નથી માંગતો શું કરવું જૂનો બોસ છોડવા નથી માંગતો તો શું કરવું દિમાગ હા મારા જીવન તો આપ્યું તો પણ લાઈન નહીં આવે કારણ કે અમે તો મૂળ માંથી જેવું કહીએ ને તો મૂળ માંથી એટલે ઝાડ ઝાડ માંથી જંગલ માંથી ઝાડ માંથી દરવાજો આપડે થતો બીજું વચ્ચે માણસ થઈ જાય તમારે તો છૂટું રાખવું તો થાય નહીં ધંધાનો એરિયા ટૂંકો સબ જોબ જેવું હોય કે બારી બાણા રેડી હોય બાણા કઈ સબ જોબ આપીએ સબ જોબ બધું આપી દઈએ મટીરિયલ ખાઈ જનાર ના આપીએ બરાબર સબકોન્ટ્રાક્ટ આપીએ સબકોન્ટ્રાક્ટમાં તો કશું હોતું નહીં લેબર થોડો પ્રભાવિત બરાબર પછી વચ્ચે પેલા મોટા મોટા સિંહ કહી જતા હોય તે હજાર અઢી હજાર અઢી હજાર અઢી હજાર મળે છે પગાર ઓછો આપવો નથી આ તો એવું થયું છે આપડે ત્યાં આગળ પેલી બેન ના ને નવીન ભાઈ ને રક્ષિતાબેન કહી ને એ એન્જિનિયર ને બહુ મસ્ત ટ્રેન એ પેલા એ લોકો પાર્ટનર એમની કંપનીમાં પાર્ટનર થયા બહુ હશે આવ્યા આ કઈ કાચી નહીં પેલા તો આ તો દિગંબરી જૈન પાછા કેલ્ક્યુલેશન બહુ કાચા પડે ને પણ આ કામ કરે પણ પાર્ટનરશીપ રાખીએ એટલે તમે છોડે તમારે એમ કેવું ફૂલ નક્કી કરી આપો ના પાડે ના પાડે દાદા ના પાડે મને છૂટો કરવાનું પેલું લાંબુ ના એવું તમે કહો મારે છૂટું થવાનું ના થઈ તો નહીં પણ મારી સીટ નક્કી કરો એટલે એ મેળે ના કે એટલે આપડે છૂટા થઈ ગયા હા તમારે બરાબર બરાબર કે હું પાર્ટનરશીપ નક્કી કરો વાઈફ જોડે રોજ ઝઘડા થાય હા મારી વાઈફ ભણેલી છે રોજ ઝઘડા થાય છે ઉપાય કરી આલો મંત્ર નહીં ઉપાય કાઢો અને એ નહીં થાય તો મારે ધંધામાં જવું પડે મારે બીજું કરવું પડે કઈ આપ જે કહો એમ કરવું અને પાર્ટનરશીપ કર્યા તો વાંધો નહીં આપણે પણ આ પાર્ટનરશીપ નક્કી થઈ ગઈ છે દાદા બીજા જોડે ગભરાશે નહીં કરે હજુ પાર્ટનરશીપ એટલું બન્યા કે બીજી કે કલમો આપડે આપી દીધી છે બીજી કલમો આપડી ગુજરાત છે ને આપડું મારી વાઈફ ને આમ ના થવું જોઈએ આમ ના થવું જોઈએ મારી વાત નહીં મારી વાઈફ ની વાત કરે બે વર્ષથી ઝઘડા થી કંટાળી ગયો તેથી મારે શરીર કઈ ગયું તમને સારી ખબર નહીં પડતી ગઈ કાળા <laughs> વાળા જ નથી એમનો જે બોસ છે હમણાં એ એની કેટલું મોટા વિચાર તે જાણવા જેવું છે ડિસેમ્બરમાં એમણે કહ્યું કે પ્રોફિટ આપણે ઘણો બનાવ્યો તો મને કઈ કરી આપો એને કાર લઈ આપી ચૌદ પંદર હજાર ની ઓવરનાઇટ માં ના એટલે તે લોકો બનાવે છે એમ પૈસા પૈસા બનાવે છે અને ઉદાર છે બનાવી ગયો પૈસા હા તમને વિધિ કરી આપું કે હોજે કરજો કરી નાખી હમણાં કરી નાખી હમણાં તમે થઈ જવા છૂટું કેમ ના થયા સવારે કહ્યું કે ઝઘડો થાય નિકાલ કર્યો ધોવો તો બસ ઝઘડો દેખાડું અને કઈ પોપટ વસ્તી ચાલુ કરી દે તારે એ તો ડ્રામા કરવા પડે જગત ડ્રામા છે મૂર્તિ એ છૂટા નહીં કરતો છૂટા ના કરતું કોણ કે તમે જે માગો એ આપવું છે તો છૂટા નહીં કહ્યું તો આપડે જાણી ખાતો પ્રેમ છે બરાબર તમે જે માગો એટલે આપડે જાણી ખાતો પ્રેમ તો હા તક્યો દઈ બરાબર આ તો આપવામાં તો નહીં છૂટા કરું એ પ્રેમ કહીએ અંધારા ખોટું બોલે ડોક્ટર ને વાત કરીને આજે માંડવા કરાજ કરવું પડશે એમ લાગતું છે દાદા કારણ કે દાદા ત્યાંથી જઈને આવતા ત્રણેક કલાક થઈ એમ છે ના એ પછી ચંજો કરવાનું સાચો કરો કરીએ ચીડી કરીએ હા કોઈને નારાજગી ના થાય નારાજ પણ નહીં કરવાનો એ કે કેટલા વખત આશા રાખીને બેસી બરાબર Léo, matei a boca. આના પર મૂકી દઉં આપણે માસી તમારું જે આપણે બેગ સાથે લઈ જવાનું તે તૈયાર કરી દો તો લઈ જવા માટે તો પછી કાઢશું કપડા ને બધું એમાં છે ને તો લઈ લઈએ ત્યાં સાથે નથી છે ને પેલી નાની બેગો આપણે લાયા છે ને એમાં બેગો લઈ જવાની એટલા માટે લીધી બી સાડલા થી ભરાયેલી છે સાડલા આમાં કરી નાખવાના ને બે બેગોના સાડલા કપડા જુદા કરી રાખવા લાવું કશું પેલું બોક્સ આપણે તૈયાર કર્યું છે તે છે ના ના આપણું આ તો કોલેજ માં ઇન્ડિયન માં અમુક હતું કામ કરો ને તમારું જે લઈ જવાનું ને એ બેગ તો અહીંયા રહો ને પછી પેક કરવાનું પછી ખાવું પડશે ખોટું તમારી એક વસ્તુ બધી ખૂણામાં મૂકી દો નીચે થી બધું લઈ આવે ટેલિફોન ને કોર્નિંગ વેર ને બધું ટેલિફોન નીચે રહેવા દીધું ને સાથે લઈ લેવાનું છે આવે ને જો આવે રસ્તામાં પૈસા માં પેલા ઇન્ડિયા નો પૈસા આપવાના બધું રીતે લોકોને કેટલું કરવાનું છે લગભગ two hundred thousand two hundred બે લાખ ડોલર બે લાખ એમ તો તો બરોબર કંપની બરોબર કંપની બરોબર તમારો પ્રસંગ ક્યાંથી થયેલો ત્યાં કંપનીમાં હતી ના એ કંપનીમાં સબ કોન્ટ્રાક્ટર છે એ બે જણા સબ કોન્ટ્રાક્ટર છે આ કંપની ના એટલે તમે જોઈ ગયો તમને વર્ગ જોઈ ગયા પેલો ઇટાલિયન સબ કોન્ટ્રાક્ટ છે ઇટાલિયન બે બધી ઓફિસ બિલ્ડિંગ ના પેઇન્ટિંગ એ કરે અમારા અને બીજો છે એ ખોદાણ કરે છે એસ્કેવેશન ખોદાણ ખોદાણ બધું એક જ કરે છે અને લેન્ડસ્કેપિંગ કરે છે લેન્ડસ્કેપિંગ બધા ઝાડ ને બધું બહાર રોપવાના હોય ને એનું આખું કામ એ કરે અને તમારી કંપની બધું હોલસેલ કોન્ટ્રાક્ટ હોલસેલ કરે હોલસેલ હોલસેલ બધી આઈટમ જુદી જુદી બધી વેચી જાય બરોબર ચાલો દરરોજના એકસો ને લગભગ વીસ ડોલર જેવું થાય વીસ થી બાવીસ ડોલર થાય પર અવર ના ચાર કલાક આખા દિવસ ના પૈસા આપવા પડે એવું એવું નિયમ એકસો એસી ડોલર એકસો એસી ડોલર આપી દેવાનું ચોપનસો ડોલર દરરોજ ના એક કલાક ના વીસ થી બાવીસ ડોલર દાદા મહિના ચોપનસો બહુ મોટી બહુ મોટી રકમ બહુ કમાય તો બહુ કમાય સુધારો સુધારો એ જ અરે કરિયા કરિયા એ જ ભાવ કરિયા એ જ ભાવ અને આમાં શાના લાગાણ ટાઈપ તો બધા હા ના એ ચોટાડે બાજુ આવી આવું ભીતો આવી સિટ્રોક કે એને ડ્રાઈવો અને પર ચોટાડે એની મય ચોટાડે સાડા ચાંદી છે આ બૂટ પહેરવાનો ડોનસ્ટેજ ત્યારે મોટી બરોબર બરોબર જેટી સાઈડો કરતો દરિયામાં જેટી તમે ગાડી લઈને આવો ને તો ભરત ભીનતા સીધા જજો અને લોકો ટાઈટ કરી દીધું છે આપડે બાજુ માગીને ઘરે પેલા માગી નતા એ બાજુ દાદા એમની સાથે બધા સાથે સત્સંગ કરજો કોઈ સમજણ ના થતી પડતી કઈ જ્ઞાન નીકળે બધા આવવાના નીચે બેસી થોડું નીકળી ગયો બોલો જય સચિદ છે અને પેલા કપડા છે That's a good idea. In fact, uh, anywhere I go, I don't can't recall it. Would would you like a further demonstration of its shopping abilities? What? Well, I have to buy a shirt. you <laughs> want me to watch you use host called Elmar Oliveira, a master violinist. થોડી કામ કરવા છતાં માણસ કેમ દુખી થાય આટલા વિચાર આટલા વિચાર. બેબી, ખસતો બેટા. આગળ ખસેવા. ભરત શુક્લ ને ત્યાં બાર પાંચ ઉમેદ અને આનંદ થી માણસ સત્કર્મ કરે છતાંય છતાંય પણ એને એ પાછો કેમ પડે દુખી કેમ થાય માણસ દુખી કેમ થાય શું કહેવાથી પોતે ઉમે બહુ જ ઉમંગ થી કરે આનંદ થી કરે સત્કર્મ કરે છતાંય પણ એ માણસ દુખી કેમ થાય દુઃખ છે જેમ આ માણસ ખૂબ વાંચે છે નાપાસ કેમ થયો નાપાસ તો પેલા ગઈસાલ નતું વાંચ્યું તેનો નાપાસ થયો છે હવે વાંચવા મળ્યું છે એટલે એવી રીતે આ પાસના કર્મો નડે છે અને આ નવા કર્મો સારો બધી રહે તેનું ફળ તો જો હવે આવશે ત્યારે આ તો જૂના કર્મ બધેલા તેનું ફળ આવ્યું છે એટલે પેલું દુઃખ હોય અને સારો કર્મ નહીં કરતો સુખે હોય સારા કર્મ સુખે સારા કર્મ કર્યો હોય તેનું ફળ આવી ગયું હોય તે વખતે બીજો સારો કર્મ બધે પાછું એટલે જે જે વખતે કામ કરે છે તે વખતે કર્મનું ફળ ભોગવતો હોય છે અને નવા કર્મનો ફળ બીજ નાખતો હોય છે થોડું સમજમાં આવ્યું એ વાત તો કઈ હા થોડું સમજમાં આવ્યું થોડુંક સમજમાં આવી જશે આજે તમે સારું કાર્ય કરો છતાં તમે પાછળની પીડા છે કારણ કે પેલો પરિણામ આવ્યો છે એ પરિણામ ફળ આપે એ પ્રાર્થ ભોગવવા માટે આવ્યું હોય તે ભોગવવું જ પડે અને નવા કર્મ બધો છો તે આવશે સારા એનું ફળ આવશે અત્યારે સારા બધો છે સારું ફળ આવશે જીવ માત્ર ને સુખ આપવું એ તમારે સુખ આવશે જીવ માત્ર ને દુઃખ આપવું એ દુઃખ આવશે જે જોઈતું એ આપો બીજાને આપણે જે જોઈતું એ બીજાને આપો બીજો દુઃખ આપી જાય તો જમે કરી દેવા ફરી નવેસરથી પાછો વેપાર ચાલુ આપો સુખ જ આપવાનો રિવાજ રાખવો તો બહારના લોકો તો ઠીક છે પણ ઘરના માણસો સુખ જ આપવું જોઈએ એ આપણે દુઃખ આપે તો આપણે સુખ આપવું એમ કરતો કરતો એ ચોપડા નો અંત આવશે નહીં ચોપડાનો અંત દુઃખ આપવાથી દુઃખ હોય વધતું જશે વાત કરો બધી સંતોષકારક થાય એ વાતો બધી કરો પ્રતિ વાસુદેવ ના નામો સાથે સમજાવો બંને માં શું ફેર છે વાસુદેવ એટલે નારાયણ કેવાય નર નો નારાયણ થયેલા એવા વાસુદેવ ભગવાન એ કૃષ્ણ એ વાસુદેવ કેવાય અને લક્ષ્મણજી એ વાસુદેવ કેવાય લક્ષ્મણજી એવા નવ વાસુદેવ થયા અને એવા નવ પ્રતિ વાસુદેવ એટલે રાવણ એ પ્રતિ વાસુદેવ પ્રતિ નારાયણ કહેવાય એમ અને કંસ એ પ્રતિ નારાયણ કહેવાય બરાબર ને એટલે આ એવા નવ વાસુદેવ થાય નવ પ્રતિ વાસુદેવ થાય એ બે લડવા માટે જ જન્મ લીધેલો હોય લડવા માટે જગત ને ઇતિહાસ જોઈએ તે ઇતિહાસ ભલ્યા કરે એમ અને એમાંથી લોકોના ચારિત્ર કેવા હોવા જોઈએ કેવા બધું આપણને ખબર પડે એટલે વાસુદેવ પ્રતિ વાસુદેવ હાથ છે પછી બીજો પ્રશ્ન રામ મોક્ષ માં ગયા તો તેમને વાસુદેવ કહેવાય કે નહીં ના રામ વાસુદેવ નો હતા રામ બળદેવ હતા બળરામ હતા એટલે કૃષ્ણના બળદેવ અને બળરામ એ બધા બે સગા ભાઈઓ થાય અરે પરભાઈ ભાઈ થાય મા જુદી હોય છતાં એવો પ્રેમ કોઈને ના હોય રામ અને લક્ષ્મણને જે પ્રેમ હતો એવો બળરામ બળદેવ અને કૃષ્ણને પ્રેમ હતો માયો બંને જુદી હતી અને સખત પ્રેમ એવો પ્રેમ બે ભાઈઓ કોઈ જગ્યાએ હોય શકે નહીં એ આ બળરામ હતા એ મોક્ષે ગયા અને કૃષ્ણ હજુ લક્ષ્મણજી અહીં છે સીધો પ્રશ્ન રામાયણ રામચંદ્રજી થયા તે પેલા વાલ્મીક ઋષિએ લખ્યું હતું તે વાત કરી છે એ વાત ખોટી છે રામાયણમાં આવતી કથા તથા કૃષ્ણ ની બધી જ લીલાઓ અને મહાભારત સત્ય ઘટના હતી કે રૂપક તરીકે રજૂ ગાય છે આપણા શાસ્ત્રો તો વિગતથી સમજાવો રામાયણ માં આવતી કથાઓ તથા કૃષ્ણ ની બધી લીલાઓ અને મહાભારત એ સત્ય એમાં કેટલું લોકોને હેલ્પિંગ થવા માટે એની ગોઠવણી કરેલી છે બાકી કૃષ્ણ ભગવાન એ સત્ય છે અને રામાયણ માં જે જે બન્યા સીતા એ બધું બધી સત્ય વાત છે ફક્ત ગોઠવણી એવી કરેલી લોકોને કઈક એક્સ્ટ્રેક મળે સારો રસ્તે ચડવાનો એટલું બીજો કઈ ફેર નથી પાંચમું જ્ઞાની પુરુષ ની કૃપા નીચે જણાવેલા મહાત્મા ઉપર કેવી રીતે ઉતરે આપની બુક ઘેર છે અને મનમાં જાપ કરે છે ત્યારે બીજો મહાત્મા સત્સંગ કરે છે તો કયું સારું સત્સંગ કરવા ક્યાં દોડા દોડ કરે છે ભાઈ બીજો સત્સંગ કરવા માટે દોડા દોડ કરે સત્સંગ ક્યાં કરવા આપણે તમારો સત્સંગ થાય સત્સંગ આ કોનો પ્રશ્ન કોનો છે અહીં બધા સત્સંગ કરે છે બધા ભેગા હતી ને મહાત્માઓ મહિનામાં એક દિવસ તો એ ત્યાં બધા મહાત્માઓ જાય એ દોડા દોડી એ સારું ને પુસ્તકે વાંચે બંને સારું કારણ કે ભેગા થયા ની ત્યારે સમાધાન થાય કઈ કાચું હોય તો સમજ ને એકલા પોતે કરેલું એકલો કરેલો કોઈ થોડો ઘણા ખરા ભૂલવાળો નીકળે છે એટલે ત્યાં આગળ બેસીને આપણે સમાધાન થાય પછી છઠ્ઠું જ્ઞાન પ્રકાશ જે સુરત પર થયો તે વિશે સવિસ્તાર સમજાવો અમે તો ગાડીમાં ઉતર્યા અને ચોરી વાગ્યા છે એવી રીતે છ વાગ્યા પેલા જમી લેતા હતા જમીન નીચે ઉતરીને પ્લેટફોર્મ પર બેઠો અને અમારી પાસે એક મા ભાઈ હતા તે વાસણ વાગવા લાગ્યા નળ ઉપર અને તેની તે મને ભાઈ પ્રકાશ લાજો એટલે મને તો આ બધી બધી ભીડ હતી પણ મને તો ભાઈ પ્રકાશમાં અને એમાં આનંદમાં જ ઉતો રહ્યો અને બધું જોયું જગત કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે જગત બન્યું કેવી રીતે આપણે કોણ છે ક્યાંથી બંધાયા છે માયા કોણ છે કર્મ કોણ છે ફળ કોણ આપે છે સર્જન કોણ છે વિસર્જન કરનારું કોણ છે બધું બધું ખબર પડી સમજ અને જે મને દેખાયું જે દેખાયું એ તમે જયારે જોશો ત્યારે તમને ખબર પડે ત્યાં સુધી શબ્દ હોતા નથી કે હું શબ્દથી વ્યક્ત કરી શકું જેટલું વ્યક્ત કરી શકાય એટલું વ્યક્ત કરી શકાય બીજી વ્યક્ત કરી શકાય કૃષ્ણમૂર્તિ જ્ઞાની પુરુષ કહેવાય કે નહીં કૃષ્ણમૂર્તિ એ હિન્દુસ્તાન સિવાય બીજા બધા લોકોના જ્ઞાની પુરુષ કહેવાય શું કહ્યું હિન્દુસ્તાન સિવાય જ્ઞાની પુરુષ તો કોને કહેવાય આત્મ જ્ઞાન હોય તેને કૃષ્ણમૂર્તિ તો આખી દુનિયાના બધા માણસોમાં લોક પૂજ્ય માણસ છે શું છે એ સહજ પૂર્તિ છે સહજ જરા બીજી કોઈ કલ્પના નથી પણ આત્મ જ્ઞાન ના હોય આત્મ જ્ઞાન તો બહુ જુદી વસ્તુ છે પણ એ બહુ ઊંચા પુરુષ કહેવાય પણ જ્ઞાની પુરુષ આ દ્રષ્ટિએ ના કહેવાય આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ ના કહેવાય સંસારિક દ્રષ્ટિએ કહેવાય સંસારિક દ્રષ્ટિએ બહુ મોટા જ્ઞાની પુરુષ આપ જે પાંચ નિયમો આપ સમજાવો છો તે યોગ્ય માણસને સમજાવીને અક્રમ જ્ઞાનનો પ્રચાર કરીએ તો તે બાબતમાં આપનો અપરાધ ન થાય ના ના પ્રચાર કરવા જેવી ચીજ જ નહીં આ આ માર્કેટ મટીરિયલ નો પ્રચાર <laughs> કહેવાય ચૂંટણી નથી એટલે મારી પાસે ભેગો થાય અને કૃપા ઉતરે તો કામ થાય મેં તો પ્રચાર કરી આના ક્વોન્ટિટી ભી કરવા જેવી નથી આ તો ક્વોન્ટિટી બધા લોકો બધા લાખો હોય પચી પચી લાખ હોય આની ક્વોન્ટિટી નો માલ નહીં આપની ચોપડીઓ આપતા વળી ના સાત ભાગ વાંચીને સમજે અને આપની આજ્ઞાઓ પાળે તો આપની પર કૃપા ઉતરે આપની કૃપા ઉતરે કે પછી આપના જવાબ ઉતરે ચોક્કસ ઉતરે ફળ મળે જ અવશ્ય ફળ મળે એમાં સાત માં તો બધું ઘણો ખરો ભાગ આવી જાય આપણું અધ્યાત્મ ચૌદ ચૌદ છપાવાના છે તેમાં સાત જ છપાય છે જો આશા બે છપાય છે આઠ મિનિટ નવ આપના સત્સંગમાં જવા માટે દોડા દોડી કરે પરંતુ આપની આજ્ઞાઓ ના પાડે આજ્ઞાઓ પાડે તો એની જ કિંમત છે પછી આજ્ઞા પાડે ન ભેગો થતો એ મને વાંધો નથી આજ્ઞા પાડે અમને ભેગો ન થાય તો વાંધો નથી અને આપની ચોપડીઓ વાંચે નહીં તો કયું ઉત્તમ આજ્ઞાઓ પાડે એ ઉત્તમ ઉત્તમ છે કારણ કે પોતે સમાધિ આજ્ઞા પાડે અને અમે ગેરંટી આપીએ છીએ કે એક ચિંતા થાય તમારી પર બે લાખ નો દાવો મળજો આ આજ્ઞા પાડે અને એક ચિંતા થાય એક ભરી થાય તો અમારી પર દાવો મળજો એવી પ્રત્યે આજ્ઞા પાડે એવા હિન્દુસ્તાનમાં ઘણા પાડનારા છે અહીં પણ પાડનારા છે સમજ ને પાંચમો નિધિધ્યાસન જીવન વ્યક્તિ નું થઈ શકે કે મૂર્તિ અને ભગવાન ના ફોટા નું થઈ શકે ગમે તે નિધિધ્યાસન ભગવાન ના ફોટા નું મૂર્તિ નું કરો તમને એમાં શક્તિ પ્રાપ્ત ના થાય એકાગ્રતા રાખે તમને શક્તિ તો જે જીવંત હોય જ્ઞાની પુરુષ હોય તેનું એમની શક્તિ પોતાની પ્રાપ્ત થાય તમને શેર એટલો જરૂર એકાગ્રતા કરે ખોટું તો છે જ નહીં જે દીદી દીદી કરવું બહુ ઉત્તમ વસ્તુ છે એક જ સમયે એક થી વધુ જ્ઞાની પુરુષ આ પૃથ્વી પર હોઈ શકે જ્ઞાની પુરુષ મૂળે કોને કહેવાય એને ડેફિનેશન સમજવાની જરૂર છે કે જ્ઞાની પુરુષનામાં એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય તો એ જ્ઞાની પુરુષ છે બાકી સેન્ટ પણ બુદ્ધિ હોય તો જ્ઞાની પુરુષ નહીં એટલે અધ્યાત્મ બાબતમાં બીજી બધી બાબતમાં ડોક્ટર લાઈનમાં જ્ઞાની હોય બીજા બધા પણ એ બુદ્ધિશાળી હોય કેવા હોય અધ્યાત્મ બુદ્ધિ હોય અને જ્ઞાની હોય બે સાથે ન હોય શકે જ્ઞાની આત્મા પુરુષ જ હોય શકે કે સ્ત્રી પણ સ્ત્રી ન હોય શકે દાદા પૂછે છે કે કેમ ના હોય શકે કેમ ના હોય શકે એ કોઈ અપવાદ તરીકે થી છે એક તીર્થંકર અપવાદ તરીકે થઈ ગયા માટે કે એ કઈ નિયમ નથી અપવાદ વસ્તુ જુદી છે નિયમ વસ્તુ જુદી છે આ પૂછ્યું છે નિયમ પૂછ્યું છે કે સ્ત્રી પુરુષ એકલા થઈ શકે કે સ્ત્રી પણ થઈ શકે એ નિયમ પૂછ્યો છે નિયમમાં નથી એવું અપવાદમાં હોય શકે તો શુદ્ધાત્મા અને સિદ્ધાર્થમાં શું ફરક છે શુદ્ધાત્મા અને સિદ્ધાર્થમાં સુધાર્થમાં દેહ સહિત છે માટે આપણે સુધાર્થમાં કહીએ છીએ દેહ ખલાસ થઈ જાય તો સિદ્ધાર્થમાં કહીએ એટલે દેહ નો પણ બોજો ના હોય કશું બોજો ના હોય તો સિદ્ધાર્થમાં અત્યારે દેહ નો બોજો છે એટલે શુદ્ધાત્મા કહીએ વસ્તુ તેની તે જ છે શું કે છે આત્મા માનીને પ્રાપ્ત પ્રાપ્ત કરી શકે એવું છે આત્મા બધા સાંભળે છે બધા ભેગા હતા ને ના થાય બોલજો તે દરમિયાન એક પૂછ્યું જ્ઞાની ને પ્રાપ્ત જ્ઞાની કહી શકાય પ્રાપ્ત જ્ઞાની પ્રાપ્ત કરી કેવા જ્ઞાની લખ્યું છે ને પ્રાપ્ત જ્ઞાની કહી શકાય આત્મજ્ઞાની છે આત્મા આત્મા હોય અને તેનું જ્ઞાન હોય તો આત્મજ્ઞાની કહેવાય પ્રાપ્ત જ્ઞાની કોને કેવો શું પ્રાપ્ત કર્યું લેવા દેવા નથી ચરણ વિધિ કરાવવાનો હેતુ શું છે આ ચરણ વિધિ એ ઈગોઈ વગાડવાનું સાધન આ એકલો જ છે તીર્થંકરે કહ્યું કે જ્ઞાની પુરુષ ના ચરણ માં જ મોક્ષ છે જ્યાં ઇગોઇઝમ નથી ત્યાં ત્યાં કરી શકાય હા કિંચિત માત્ર ઇગોઇઝમ હોય ત્યાં કરી શકાય નહીં હા ને પેલો ઇગોઇઝમ વધતો જાય પેલા ઇગોઇઝમ વધતો જાય એટલે એ કરવા ના દે એ કરવા ના દે અને કરવા દે મૂર્ખ કહેવાય એક થી વધુ વખત ચરણવિધિ શા માટે કરવી પડશે પોતાને જેટલી શક્તિ ઓછી એટલી શક્તિ બધા આ બધી લોનો લીધેલી પાછી ઓવરડ્રાફ્ટ લીધેલા પાછા હાલવા પડે ને તમારી શક્તિ પ્રાપ્ત થાય તો ઓવરડ્રાફ્ટ પાછા આપી શકે ઓવરડ્રાફ્ટ લઈ નહીં આવેલા જયારે પીર્યું ત્યારે ઓવરડ્રાફ્ટ લઈ બાકી નહીં રાખ્યું ને પછી સાતમું ઇગોઇઝમ ત્રણ વિધિ થી ભાગી શકાય કે બીજા કોઈ વિધિ થી અહંકાર દૂર થઈ શકે જ્ઞાન થી અને ત્રણ વિધિ બંને થી દૂર થઈ શકે તમારો ચહેરો મુખાર આંખ બંધ કરીએ અને દેખાય તમને મળવાની ઘણી ઈચ્છા થયા કરે તે ધર્મ ધ્યાન કહેવાય કે નહીં ધર્મ ધ્યાન કહેવાય બહુ ઊંચું ધ્યાન કહેવાય થઈ ગયો એનું પૂરો થઈ ગયો શું કે છે અંધારો યુગ વચ્ચે ગયો તે વખતે બ્રાહ્મણ એ રામચંદ્રજી ને ભગવાન કેવડાવવા માટે એને વગોયો છે એને વગોઈ વગર ભગવાન કેવડાયો તો બહુ સારું પડે પણ આ તો એને વગોવાથી આ રામચંદ્ર એટલે લોક આ બાજુ વગોવામાં પડી ગયા અને ત્યાં ભયંકર પાપો બંધાયા છે કારણ કે કારણ કે વિદ્યાધર હતો તે આપડી વિદ્યા નાશ થઈ ગઈ છે કારણ વિરાધના નાશ થઈ ગઈ વિદ્યા વિદ્યાધર એટલે મહાન સાયન્ટિસ્ટ હતો કેવો હતો રાવણ શાસ્ત્ર શાસ્ત્રવેત્તા નવે ગ્રહો નિકટમાં રહેતા શું નવ ગ્રહો હતો તેને પોતાને હમ કાબુ રહેતો હવે ત્યાંય પણ આપણા લોકોએ આ ધૂળ ધારી એટલે હજુ છે પોતાના બાર છે પણ આપણે એના છેડું દૂર રહેવું આપણા મનમાં ખરાબ વિચાર ના આવવો જોઈએ કારણ કે રાવણ તીર્થંકર થવાનું છે આપણે કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના છે દેવકી તીર્થંકર થવાના છે બળદેવ તીર્થંકર થવાના અને રાવણ થવાના એટલે એમાં ન પડવું જોઈએ આ વ્યવસ્થું પછી બીજું શું હા બીજો તો સામાન્ય પ્રશ્ન છે એનો દુનિયાનો કે અહીંયા આ બધા ખ્રિસ્તી લોકો અને જીવ ખરા ને અને મુસલમાન ધર્મ એમાં એ લોકો એમના ભગવાન હોય છે એ જીવ હિંસા કરીને લોકોને આપતા હોય અને આપણે એને પાપ માનીએ છીએ આપણી તો એ કઈ રીતનો એ ખબર નથી પડતી એટલે અહીંયા ખ્રિસ્તી ધર્મ છે મુસ્લિમ ધર્મ છે ખ્રિસ્તી ધર્મ છે મુસ્લિમ ધર્મ છે આ બધા ધર્મો જે ભગવાન છે એ પોતે છે તો જીવ હિંસા કરતા હોય છે આપણે એને પાપ ગણીએ છીએ તો આ બધું કેમનું હોય ખબર નથી પડતી એમ એ બરોબર છે એ નાના બાળક થી મારી અને રદ ઉંમર ના સુધી ના માણસ હોય શકે છે નથી હોતા હવે નાના બાળક નાગા ફરે તો એ ગુનો ગણાય ખરો અને મોટી ઉંમરનો એટલે એ બધું આ બધું ફોય બોય બધું નાના છોકરા છે બાળકો છે કિન્દર ઘાટના બાળકો અધ્યાત્મમાં અધ્યાત્મમાં બાહ્ય વિજ્ઞાન માં તો બહુ ડેવલપ થયેલા છે જબરજસ્ત ડેવલપ છે આપડે અંડર ડેવલપ છે પણ એ આમાં અધ્યાત્મ માં અંડર ડેવલપ છે એટલે બાળકો નાગા ફરતા હોય તો આપડે વાંધો ને આપડે ન ફરાય સમજ ને એટલે એમને ખબર નથી હિંસા શું છે એમાં એ બધું ખબર જ નથી નહી તો બનાર છો એટલે ચોખ્ખું જ કહ્યું હતું ને બનાર છો એક જગ્યાએ પૂછી એક માણસે પૂછ્યું કે તમે મંસાહાર કેમ નથી કરતા ત્યાં કે છે ભાઈ આ મારું શરીર કઈ કબ્રસ્તાન નથી કે હું એમાં દાટ દાટ કરું કે છે શું કે છે પછી ફરી વાર કે પ્રશ્ન પૂછો કે તમે મૂળ હેતુ તમારો શું છે હું સિવિલાઇઝ થવા માંગુ છું એટલે આખા બધાનું અપમાન કર્યું છે આખા વર્લ્ડ નું અપમાન કર્યું છે મંસાહારી બાળકોનું એક શબ્દમાં તો બહુ મોટું અપમાન કરીશ ઘોર અપમાન કરીશ કે હું સિવિલાઇઝ સિવિલાઇઝ થવા માંગુ છું ઘોર અપમાન કર્યું છે પણ છતાં લોકોએ દાબી દીધું બાકી હોય ને પોતાના અપમાન વાત દાબી દેલું <laughs> તો આપડે પાસે ટીવીરાજ થયેલા હોય તો પાસે જવું આપડે ઘણા ઉપાય કરી ટીવીરાજ થયા આપડી ગાયો બેસે પણ સીવિલાઇઝ થઈ રહી છે શું કહ્યું ગાયો ભેંસો બકરા સીવિલાઇઝ થઈ શિરીષભાઈ શાહ પૂજ્ય દાદા ભગવાન લીધું શિરીષ અને આપતો વાળી બુક્સ ચાર વાંચ્યા કરવાની ઈચ્છા થાય છે તો આ હું ખરા રસ્તા પર છું કે પછી મારે જીવનમાં આગળ વધવાની ઈચ્છા માટે ખૂબ પ્રયત્ન કરવો એ બરાબર છે આ સવાલ વિગતથી સમજાવો હું ખરેખર મુક્ત રસ્તા પર છું આ આ સંસારની ઈચ્છા મોરી પડે ને અને આ માર્ગ મળતો હોય પુસ્તકો વાંચો તો પછી તમે મોર્ખના માર્ગ પર જ છો સમજો ને એટલે પ્રયત્ન તમારો સારો છે ખોટો નથી ગાયત્રી મંત્ર સ્ત્રીઓ થી ના બોલાય વાત સાચી ગાયત્રી મંત્ર સ્ત્રીઓ થી ના બોલાય એવું કે છે ગાયત્રી મંત્ર બોલાય સ્ત્રીઓ બધી રીતે અધિકારી છે પણ આ તો એ તો પુરુષો એ પોતાના પુરુષ ના પોતાનું મહત્વ ઘટાડવા ઘટાડી ઘટી ના જાય એટલા માટે આવા કેટલાક ઓપ્શનલ મૂકેલા ચોખ્ખું થઈ ને મંથલી કોર્સ થી એવું કશું હોવું એ ભાઈ ને લઈને કેટલી બાબતો વર્ણન કરી છે શું કહ્યું પણ એ આપડે જો તમે ચોખ્ખા થઈને એ કરો તો ભાઈ જવાનું કારણ પુરુષોમાં મેળ છે સ્ત્રીમાં શરીરમાં મેળ હોય જ પણ ચોખ્ખા થઈને કરવું કોઈ કાર્ય હતું વાંધો ને સ્ત્રી કેમ ભગવાન ના થઈ શકે પૂછે છે સ્ત્રી ભગવાન ના થઈ શકે સમજાવો તીર્થંકર તીર્થંકર નિયમ નથી આ સ્ત્રી અને પુરુષ કેવી રીતે થાય છે કે જે કોઈ પણ અત્યારે કોઈ છોકરો હોય એના મોહના પરમાણુ જબરજસ્ત ધાબી ગયા હોય અને સંસ્કાર મળતા હોય મોહના અને પછી કપટ સંસ્કાર એની મધર ના કપટ ના સંસ્કાર બેસી ગયા તો કપટ અને મોહ બે ભેગા થઈ જાય એટલે આવતો વસ્તી થઈ જવાનો અને કોઈ કોઈ સ્ત્રી એના ફાધર ના ટચમાં રહેતી હોય અને બસ અહંકારી થઈ ગઈ હોય અહંકાર ને અહંકાર અપમાન કરે તો ક્રોધ કરી નાખે એ થઈ જાય ત્યારે એ પૂરી થઈ જાય આપણા પરમાણુ નો જે બોડી છે આત્મા તેનો તે જ છે change in body. છોકરીઓ નાની નાની છોકરીઓ પોતાને ગમતું હોય હું એને કઉ છું તારે સ્ત્રી ધોરણ ગમે છે બહુ ગમે છે અને પુરુષ ને કહું તમને સ્ત્રી ધોરણ ના કારણ પોતે પોતે રાજી ખુશી થી સહી કરી લાયેલો આ કોઈ ધક્કો માર્યો નથી કોઈ એવો ઉપરી નથી તમને ધક્કા મારીને સ્ત્રી બનાવે તમારી રાજી ખુશી થી તમારી સહીઓ સહી સિક્કા સાથે તમે થઈ શકો અને પછી બૂમ પાડીએ કે આ સ્ત્રી નો અવતાર ખોટો એવું ના બોલાય પુરુષ થવું હોય તો ભાઈ તમે આ રીતે હા રસ્તા છે બધા અને સ્ત્રીઓ ના લીધે પુરુષ નો સંસાર દીપે છે હમણાં સ્ત્રીઓ બધી ઘેર જાય ઇન્ડિયા દેશમાં અને આ બધા પુરુષ એકલા મૂકીને જાય ત્યારે ઘેર જાય તો કપડા ઠેકાવાનો હોય કપડા તો બધા ઘરી દેખાય હા અમને લીધે રોંગ બધું કારણ પુરુષ વ્યવસ્થા શક્તિ છે બધી ભાવનાબેન જાય પછી ખબર પડે એમને મહિનો મોકલી આપો હસમુખભાઈ લખે છે પુરુષ ભોળો અને સ્ત્રી માયાવી છે તે વાત છે માયાવી ને કપટવારી પુરુષ ને ત્રીજા બેને વધારે થાય ને તો પુરુષ જે બોલે પછી ભૂલી જાય બિચારો અને પુરુષ બોલેલું સ્ત્રી છે તે લખી રાખે ભાઈ અંદર હા ચોપડી કોઈ જાય અંદર લખેલું ભય જયારે ઉંમર મોટી થાય ને તારે વાત કરે તારે એનો બદલો રિવેન્જ કરે માટે બોલશો નહીં કોઈ દુઃખ દેવા જેવી વસ્તુ નથી આપણે સમાધાન એવું રાખવું તારે અમને કશું હરકત ના કરવી અમે તને ના કરીએ સમાધાન પૂર્વક શું વાંધો વાંધો શું છે કે રોફ રાખવો ધણી તણી કે હે ના ધણી થવું ઘોડા ના થયો ઘોડું બધું એક છે આ તો જોડે કંપેનિયન તરીકે રાખવો છે હજુ ધણી થવાનો શોખ તો નહીં ભાઈ વખત નહીં હજુ ઘરે છે ખરા છે ધણી થવાનો શોખ ના એવું નહીં દેખાતું કંપની તરીકે એવું છે કંપની તરીકે આ જમાનામાં કુલ કુટુંબ વગેરે નું મહત્વ ખરું મહત્વ તો ખરું પણ રહેતી રહી છે ક્યાં બેટા કોણ કેવાય કે કઈ દુકાને માલ લેવા ગયો હોય ને તો બિચારો ઓછું આપે તો એ મનમાં ખુશ થાય બચારો કમાવા જોઈએ અને કમાવું જોઈએ ને કુરાણપુર કેવા ભાઈ પેલો ઓછું આપે ને તો એ રાજી થાય અને પછી એ પોતે દુકાન વેપાર કરતો હોય અને પોતે લેવા ગયો હોય કઈ પોતે આપવા ગયો હોય તો વધારે આપીને રાજી થાય અહીંથી ઓછું લે વધારે આપે એ નમકુળ વાન કહેવાય ઘસાઈ છૂટે બધી બાજુ અને કુળવાન જાતવાન ન પણ હોય કુળવાન ચોરી પણ કરતો હોય શું કહ્યું કુળવાન માણસ ચોરી કરતો હોય દારૂ પીતો હોય અંધેરસ્તે હોય વ્યભિચારી હોય કુળવાન હોય પણ જાતવાન ન હોય કુળવાન ને જાતવાન બંને હોય ત્યારે માણસ જાતવાન એટલે શું કે મહાપક્ષ ને જાતિ ગઈ મા સારા કુટુંબ ની સારા ફેમિલી માંથી આવી હોય તો છોકરો જાતવાન પાકે અને બાપ સારા કુળ નો હોય તો કુળવાન પાકે એટલે આપડા લોકો ઘોડી જુએ ને તે ઘોડી જાતવાન જુએ તે રીતે આમાં જાતવાન જોયું ને જાતવાન તો પછી એમાં જાતવાન હોય તેમાં આવું ના થાય લુચ્ચે ચોરીઓ એવું ના કરે કોઈ દગા ફટકાર ના કરે શું સિન્સર રહે કેવા સાહેબ જાત જાતવાન છે ફાધર સમજાયા કેવા જાતવા તમે ક્ષત્રિય એટલે શું મોક્ષે જવા માટે ક્ષત્રિય હોવું જરૂરી ખરું ક્ષત્રિય વાણી કોઈ નઈ તે વાણી ગમે એટલી મમતા છોડે તોય છેવટે એકાદ ગીની થવાની મને રાખી મેળવી બધા બંગલા બંગલા ભોગ અરે મેલ ને પૂરો ક્ષત્રિયો બધું કાપી મૂકી દે બધું એટલે જલ્દી મોક્ષ થાય અને ક્ષત્રિયો તેથી તીર્થંકર થાય છે જૈનો ના તીર્થંકર ક્ષત્રિયો બધા એમાં કોઈ વણિક વણી ચાલે નહીં વણીકો મોક્ષે જાય કેવડી થઈને પણ વણીક ના ચાલે કારણ સેટ મમતા આપીએ રહી જાય આટલી મમતા રહી જાય દાદા પૂછો પૂછો ભગવાન આપણે બહુ આત્મજ્ઞાની બનેલા પેઢીઓ પેઢીઓ પેલાની વાત છે સૈકાઓ પેલ હતી એટલે આપડે બહુ માર ખાધો પરદેશીઓ ના છે એટલે આપડે આ બધું હેરાન થયા એ કેવી રીતે એટલે આપણા હિન્દુસ્તાનમાં જેટલા આત્મજ્ઞાની પુરુષો થયા આપણે જેટલા આત્મજ્ઞાની બનવા આપણા વડવાઓ પ્રયત્ન કર્યો એવું કોઈ નથી કર્યો છતાં પરદેશીઓ આપણને માર્યા પુષ્કળ ભાઈ એનું એમ કેવું છે કે આપણા દેશમાં આટલા બધા આત્મજ્ઞાની પુરુષો થયા વર્ષોથી કેટલા છતાં પણ આપણા દેશ ઉપર બધા પરદેશીઓ છે તો આક્રમણ કર્યું રાજ કર્યું એવું કેમ આપણો દેશ પહેલેથી એવું માને છે કે અમે હજી ટોપ છીએ અને આ બધા લોકો એટલે આ તિરસ્કાર કરે છે બધા લોકો ઉપર મોટા પોતાની જાતને મોટી માનવી અને બીજાનો તિરસ્કાર ન થાય એવી રીતે રહેવું બહુ મુશ્કેલી છે શું કહ્યું મોટા કઈ દ્રષ્ટિએ તેટલું જ જોવાનું જરૂર છે આ તો બધું આખું આ માનુષ પણ મોટું હોય નહીં મનુષ્ય પણ સરખું જ હોય પણ આ તો મોટા માની અને તિરસ્કાર દ્રષ્ટિએ જોયે છે એટલે પછી એ લોકો એ આપણે વટલાવાની ભય છે એટલે વટલાવે છે જો આપણે કઈ અમે તમને વટલાઈએ તો ના જાય બે માણસ હોય એક માણસ હંમેશ પોતાની જ ભૂલો શોધતો હોય બીજો બીજાની ભૂલો શોધતો એ બે તમે કેવી રીતે સરખાવો બે માણસ હોય એમાં એક માણસ પોતે પોતાની ભૂલો શોધતો હોય અને બીજો છે તો સામાન્ય ભૂલો શોધતો હોય તો એ બે માણસ કેવી રીતના આપ સરખાવો એ બંને જણા કેવી રીતે સરખાવો જે પોતાની ભૂલ જોતો હોય એ ભગવાન થવાનો હોય અને જે બીજાની ભૂલો જોતો હોય ચાર પગ ને પૂછડા સાથે રોફ મારશે બાજુ <laughs> પૂછડું માં મળ્યું પૂછડું ઇનામમાં મળવાનું ચાર પગ ને પૂછડું એ પૂછડું માં મળવાનું ઇનામ કૂદવું હોય શું કરે